એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર અવાણિયામાં બેઠા બેઠા મનીષા વાર્તા સાંભળે છે એની મોટી બેન વિભૂતિ છે ઓહો હો હો હો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને મુછાળી માની વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે તો તમને બધાને એમનું નામ આવડી ગયું છે ને આ એમનું નામ ગીજુભાઈ બધેકા છે તો સાંભળો વાર્તાનું નામ છે ડોશી અને વાંદરી <laughs> એક હતી ડોશી એ ડોશીનું નામ રામબા આ રામબાને એક દીકરો હતો ફળિયામાં એક પીપરનું ઝાડ હતું પીપળાનું નહીં હો પીપરનું હા એ પીપરના ઝાડ ઉપર એક વાંદરી રે ભાઈ ડોશીને દીકરો ખાય પીએ ને મજા કરે એમ કરતા કરતા પૈસા ખૂટ્યા દીકરો કે માળી હું પરદેશ કમાવા જાઉં ડોશી કે બાપુ તું જાય તો હું દુખી દુખી થાવ આ વાંદરી મને સુખે રોટલો ખાવા ન દે બાપા દીકરો કે એમાં ભૂંડી વાંદરી શું કરતી હતી એક લાકડી રાખીએ ને તે પાસે આવે તો મારીએ મારી એક વર્ષમાં તો હું પાછો આવી જાય એમ કહીને દીકરો તો પરદેશ ગયો હો ભાઈ કમાવા માટે ડોશી બિચારા ઘરડા એકેય દાંત નહીં કશુંય ચવાય નહીં ડોશી તો રોજ ખીર કરે ને જ્યાં થાળીમાં ઠારે ઠરવા મૂકે ત્યાં વાંદરી ઠણંગ ઠેકડો મારીને ઘરમાં આવે અને ડોશીને મોઢે એક લપાટ મારે ને બધી ખીર ખાઈ જાય બોલો ડોશી રોજ ખીર ઠારે વાંદરી રોજ ખીર ખાઈ જાય રામબા બિચારી રોજ ભૂખી ભૂખી રહે હો એ તો દિવસે દિવસે ગળતી જાય દુબળી થતી જાય ખાધા પીધા વિના આંખો ઊંડી ઊંડી પેસી ગયેલી મોઢું તો સાવ લેવાઈ ગયું સાવ સુકલકડી બની ગઈ ઓ ભાઈ બિચારી બોલો એમ કરતા કરતા એક વર્ષ પૂરું થયું અને દીકરો ઘેર આવ્યો દીકરો કે અરે માડી તમે તો સાવ સુકાઈ કેમ ગયા આ તમને શું થયું છે ડોશી કે બાપુ થયું તો કાંઈ નથી પણ આ વાંદરી સુખે રોટલો ખાવા દેતી નથી હું રોજ ખીર ઠારું છું ને રોજ વાંદરી ખાઈ જાય છે દીકરો આ સાંભળીને કે ઠીક ત્યારે કાલે એની વાત છે એટલે દીકરાએ સવારે ઉઠીને આખા ઘરમાં ગારો કરી મૂક્યો હો હા ગારો એક રસોડામાં જ ડોશી બેસે એટલી જગ્યા સારી રાખી ત્યાં તો એણે કાંઈ નો ગારો કર્યો રામબાએ રાંધ્યું કુણી કુણી રોટલી ઘીએ ચોપડીને થાળીમાં મૂકી અને બીજી થાળીમાં ખીર ઠારી દીકરો કે આવરે વાંદરી ખીર ખાવા વાંદરી તો તૈયાર જ હતી કૂદકો મારતી તે અંદર આવી હુપ હુપ હુપ એમ કરતી કરતી વાંદરી હાથ પગ ઊંચા લેતી જાય નાક ચડાવતી જાય અને પૂછતી જાય હું ક્યાં બેસું હું ક્યાં બેસું હું ક્યાં બેસું બધે ગારો હતો ને આ છોકરાએ તો એક લાલ ચોળ છીપર આપીને કહ્યું લાદી ગરમ કરેલી આવો આવો આ સોનાના પાટલા ઉપર બેસો વાંદરીબાઈ લો બોલો એણે તો ગરમ ગરમ લાદી કરી રાખી હતી હો બાકી બધે ગારો હતો ને ગારા ઉપર તો વાંદરી ન બેસે એટલે વાંદરી તો ચટ દઈને બેઠી પેલી છીપર ઉપર અને ચપ દઈને ચંપાઈ ગઈ ને ઓય ઓય ઓય ઓય ઓય ઓય ઓય કરતી ભાગી ઓ ભાઈ <laughs> વાંદરીને ભાગતી જોઈને રામબા કે આવરે વાંદરી ખીર ખાવા આવરે વાંદરી ખીર ખાવા વાંદરી કે કેમ આવું રે રામ તારે દીકરે દીધો ડામ કેમ આવું રે રામ તારે દીકરે દીધો ડામ એમ કહેતી કહેતી વાંદરી તો ભાગી ગયો ભાઈ અને એ પછી ક્યારેય ફરીને આવી જ નહીં અને ભાઈ પછી તો આ ડોશીમાં નિરાતે ખાઈ પી ને તાજા માજા થઈ ગયા હો ભાઈ તો મજા પડીને ચાલો ચાલો હવે સુઈ જાઓ આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો આવજો